ધર્મમાં વેપાર ન ઘટે પોતે કંઈ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય ગુરુએ ત્યાગ કરે ને શિષ્ય પાસે ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટેન્ડર્ડમાં છે આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે એમને આપણે પૂછીએ કે સાહેબ ભણી રહ્યા કે તો એકે ભણી તો રહ્યો છું પણ માળા તો ફેરવવી જ પડે ને ના મોક્ષે જવું છે ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઈશે આ તો લાકડાની રમણતા થાય છે એથી મોક્ષ ના થાય આ તો વેપાર માંડીને બેઠા છે એને ચેતવવા કહેવું પડે છે ધર્મમાં વેપાર ના હોવો ઘટે વેપારમાં ધર્મ હોવો જ જોઈએ જ્યાં ધર્મમાં વેપાર પેઠો પૈસા વ્યવહાર પેઠા તો સમજી જવું કે આ રિયલ ધર્મ ના હોય સાચો ધર્મ ના હોય કોકના કહ્યા પ્રમાણે ચાલે તોય મોક્ષે જવાય પણ તે ચાલતો નથી પોતાના ડાપણથી જ ચાલ્યો છે તેથી ગુરુ રાખવાનું કહેલું પણ ગુરુ ઠામ ઠેકાણા વગરના મળે માર્કેટ મટીરિયલ તો શું થાય આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે નહીં તો કહે કેમ પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાઓ છો વિતરાગ માર્ગ આવો ના હોય